મ્યુનિસિપાલિટી મોટા કે કોલેજમાં મોટા તેમાં મોટા એ ભગવાન જે મોટે છેડ ભજે દોડાવે એને મોટે કેમ કે ઢેર ભજે દોડાવે હા આપો છો વાતચીત કરો આજે આવે આપણે બધા એક જ છીએ પણ બુદ્ધિ જુદું પાડે લોકોને હેરાન કરવાના પ્રયોગો થાય છે તે શું ને હાનિ કરી શકે તમને એની પર શ્રદ્ધા હોય તો હાનિ કરી શકે તાંત્રિક ઉપર તમે શ્રદ્ધા બેઠી હોય અને લાભ ઉઠાયો હોય તો હાનિ કરી શકે પણ જ્યાં શ્રદ્ધા નથી કરી